એના શિષ્ય શીખ્યા હોય એના શિષ્ય કેટલા શીખ્યા ત્રણ જેનાથી બોલાય છે બધા બોલાય છે મોટા પાણી બોલાય છે ગયેલા આત્મા પ્રેત પ્રવેશી અને એને ખોરાકની ઈચ્છા થાય ત્યારે કોઈ પણ મનુષ્યના દેહમાં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે છે કોઈક વાર એવું પણ બને છે કે જે તે દેહમાં પ્રવેશી એના આત્માને પણ હણી લે છે તે તે દેહમાં પ્રસરેલ હોય તે દેહનો આત્મા તેમજ મન બુદ્ધિ હરી ના લે અમલ નહી ફક્ત એમનો અમલ જેમ દારૂ પીએ છે ને ત્યારે આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય છે તે અમલ નહીં દારૂ જ અમલ સાચું પેટ હાથમાં ક્યાં વાંચવાનું કર્યું તે વાંચ વાત કર્યું તમે પણ અમારે ત્રીસ વર્ષ કેમ લગાવવામાં ગયો છે ક્યાં મેં લખ્યું છે એમાં એક વાક્ય અવશ્ય સમજીએ કે રોકે જીવ સતન પામે અવશ્ય છે રોકે જીવ સ્વચ્છંદ પણ દાદા એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે સ્વચ્છંદ આ મેં કર્યો તો એને રોકે ને એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે ના એટલે એટલે પાછું બીજું વાક્ય કહ્યું સજીવન મૂર્તિ જે કઈ પણ કરવાનું બંધન છે એમાં હૃદય એટલે સજીવ મૂર્તિ ફરી કરી તો બે એટલે અક્કલે નહીં વાપરવાનું કજું વાપરવાનું મેલ પૂરા તો આપણે ઓલી બાજુ મૂકી દે સવારમાં કોઈ મુક્ત પુરુષની પાસે જા હિન્દુસ્તાન ફળ ફળ કર કોઈ બે જરી આવે કદે ના જરી આવે તો પાંચ અવતાર દસ અવતાર પણ એને એની બાધા જાય નિયામ કર નિયાણું કરે નિયાણું કર તો મળે આવે નહીં નિવેડો જ નથી તું લાખ અવતાર દસ પુસ્તક ઉધારા કરી કારણ પુસ્તક છે તો બુદ્ધિ છે બુદ્ધિ છે તો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાળુદેવી જે કીધા છે માન રાગ અને અરે ના આપડે ઓળખાણ શું પૂછીએ ક્યાં લાગા હારા લાગે છે તમે હદે છે લાગા અમને હારું શરીર હારું થયું મારું આપડે ખાવા મારું અને નાનો છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નાનું છોકરું મેટ્રિક થયેલો માણસ હોય પ્રિન્સિપલ પરીક્ષા કરે કે આવો આવો આવો લાવો પ્રિન્સિપલ પરીક્ષા કરો પછી પ્રિન્સિપલ તરીકે રાખો કે એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનો છોકરો પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો કેવી રીતે મળવાનું નહીં એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપલ શું કરી પ્રિન્સિપલ સારી પરીક્ષા ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો પ્રિન્સિપલ પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો એવી રીતે જ્ઞાની ની પરીક્ષા કેવી રીતે તું તરબૂજ જેવો જ્ઞાન તું તરબૂજ જ્યાં સુધી બુદ્ધિ છે તરબૂજ શું શું તો જ્ઞાન મારે બધા પૂછ ના કરી કોઈ જગ્યાએ છે કે જ્ઞાની રહ્યો પછી કે એનું નિયમ કરી બે હજાર પાંચ હજાર તમે કે મારે જ્ઞાની છે મોકલી દેવું નથી આજે આપણે પરીક્ષા કરીએ માણસ પરીક્ષા કરે જ્ઞાની ની પરીક્ષા જ્ઞાની પરીક્ષા ગૌરી પરીક્ષા કરતા આવતો જ્ઞાની પરીક્ષા કરવા પરીક્ષા કરવાની બધા લોકો આજુબાજુ પૂછ્યું અને આપણે જોઈએ કે લોકો જરા હોશિયાર છે બધા છે બધા કેમનું તમારે છે બહુ સારું છે આપણે કરવાનું જે થાય છે એ કરી પણ જ્ઞાનીની જ્ઞાનીની સ્કૂલમાં બીજી સ્કૂલમાં રાજુ ના હોવા કેવા સંસ્થાના રાજુ ના હોવા સ્વતંત્ર રોકાય જીવ સ્વતંત્ર હતો પામે અવશ્ય સત્સંગ એને ખબર જ નથી પડતી હું સત્સંગ કરી રહ્યો છું ખબર જ નથી પડતી કે હું સ્વચ્છંદ કરી એ તો ખબર પડે તો આ દુનિયા મોટું ગણાય પોતે પોતાના જ ની ખબર પડે મોટું આશ્ચર્ય માની ગયા બધા વાંચે ખરા છે પણ પોતે તરતો આપણા સાધુ અત્યારે મારા વાંચે છે ને મારી ના શિષ્યો વર્ગ જરાય પછીમાં એવું આપણે અત્યારે કે પોતાની વાત નક્કી કરી પૂછે તે વાત સીધાને પૂછે બીજા કોઈ પાછો કોઈ છે નહીં કોઈ سوداء سوف شاهد البندن غير مقوي سوف شاهد البندن غير مقوي અને પદમાં એના સાધન બંધનમાં જ પડ્યો એ સાધનમાં દાદા ત્યાં મોક્ષ ની અંદર તો પૂછે છે ને કે પેલા તમે અંદર આવવું હોય તો પેલા વર બતાવો પછી બધા અંદર આવો આપણા વ્યવહાર ની અંદર વર ને પેલા બોલાવે એનો નાક ખેંચે ખાતી કરી લે ત્યાર પછી જ્યાં યવન અંદર પેસવા દે સાસુ નાક ખેંચે ને પેલા પછી પેસવા દે અંદર બધાનામાં દાદાને ન મળ્યા હોય તોય પણ એવું લાગે છે કે આ સાથી આવું થયું હશે એમનામાં એમના બધા સંબંધીઓ અંદર આ બધું થયું કે આ આ હમણાં આ ફેરફાર સાથી થયો નહીં તો પેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે બરોબર છોડ્યા વગર છૂટી ગયું છે અને ભાવ એના કરતા વધારે રહે એ પેલા કે છે કે હું પેલા તમારો બધા ત્યાં દેરાસર માં ગાતો તો ત્યારે ભાવ થતો હતો હવે ઘેર હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતી વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહેશે કારણ કે દાદા છે પાસે સંયમ હોય તો સઘન ના હોય સઘન હોય તો સંયમ ના હોય હોય તો સંયમ હોય નહીં અને સંયમ હોય તો સજન ના વાપરે જ નહીં સર્વાથી સર્વાથી બચાવ સર્વસ્વ રોગ થી બચાવ ઓર્નામેન્ટલ માં આવ્યા પાક નો ઓર્નામેન્ટ પેલો ગુજવાડ જરા ગમે કે કેવું સરસ છે હવે આમાં એવું જ થાય ને કે સ્પક્ષન ના જોઈએ આ ના જોઈએ પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા એ સમજાવવાના છે

લોકોને ઓર્નામેન્ટલ છે એટલે ફાવતો કઈક કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહે છે મિથ્યા સંતોષ છે હા એક જેમ કોઈ જગ્યાએ કોઈ ડુંગર આમ બહુ સરસ હોય તો કુદરતી વાતાવરણ હોય વાતાવરણ લાગે એવું લાગે એવું બધું ભૌગોલિક મસ્તી ભૌગોલિક ભૌગોલિક મસ્તી બધા વાતાવરણ લગતા લોકોને ગમે અને વિરોધાભાસ થશે અરે ભાઈ આપણે સુધી ઉત્તરમાં ચાલતો દક્ષિણ ક્યાં ચાલવાનું થયું ત્યાં તો રસ્તો જે બાજુ જતો એના શું છે ઉત્તરમાં ચાલ્યા એવો રસ્તો કોણ દેખાયો જરાક રસ્તો બદલાય તો ઉત્તરથી પૂર્વ વળી બદલાય અંદર નોર્થ ઇસ્ટમાં બદલાય પાછો એટલી ઇસ્ટમાં નહીં નોર્થ ઇસ્ટમાં જતો હોય પણ સાઉથ ઇસ્ટમાં ના જતો હોય બધી જાગૃતિ ના જોઈએ છૂટ્યા તરત ચંદ્રકાંતભાઈ સાથે કેટલીક વખત મળવાનું થાય ત્યારે એક વાક્ય બહુ વખત વારંવાર કહેતો હતા ચંદ્રકાંતભાઈ સાથે મળવાનું થાય ત્યારે સત્સંગમાં એ વારે વારે આ એક વાક્ય વધારે કહેતા હતા કે છે આપણા મહાત્માઓ હવે ખોટ તો ખાતા જ નથી હવે નફો કેટલો કરે છે કે નહીં એની જાગૃતિ પણ આધાર છે પણ ખોટ બિલકુલ ખાતા નથી ખોટ ના ખોટ ના પાપેર કોઈ વળનાર નહીં કોઈ વળનાર કોઈ ના મળે માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા ત્યારે એ તો મળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો વળતા જ નથી એટલે વળનાર કોઈ નહીં કોઈ વર્ણા નહીં એટલે થઈ ગયો એટલે બ્રહ્મે વર્ણના પાછા આપણી વગેરે આ રીતે માનને વર્ણનાર જમતો નથી આમ ગવાય કયા કાળના જીવોને તમે ગરીબમાં હાથ કુસુમકાના જીવો નથી ગમતો કુસુમકાના જીવન ગમતા આજના જીવને શું જોઈશું શું જોઈશું આજના જીવનમાં આવી જાગૃતિ બહુ મન થઈ જાગૃતિ મન વિચક્ષણતા વિચક્ષણતા વિચક્ષણતા નથી પણ દાદા એમાં અંદરથી અવાજ તો આવે છે કે આ તો ખોટું કરે છે હા ભલે એ વઢે નહીં છતાં અયોગ્ય છે એ તો એવું એક ક્ષણ પૂરતું તો આવી થઈ જાય છે તમારા અંદરથી સંયમ સંયમ یم اٹھے شم کو یم کوم کار آپرو એવું છે ના હોય મારા આમ રોજ જોઈએ ત્યાં રોજ નિયમ એ નિયમમાં જાય ભાવના હોય મારે આમ કરવું છે તેમ નિયમ રાખવો છે એમ મળે એમ મળે અને નિયમ આવી ગયો સંયમ તો દોડા ગયા થાય કોક ને દેતા હોય અંદર થાય કઈ જાત જાતનું આવું એટલે ઓપિનિયન ડિફરન્સ એ સંયમ અને એક એક ઓપિનિયન સંયમ જોઈ લો બધા સંયમ મને પણ ગડબડ જ ને કોઈની એટલે ખ્યાલ આવી જાય ગુસ્સો થાય ગમતો નથી તો તમે ગુસ્સો કરું જ છું કે ગમતું નથી સજા કરું છું એનો યમમાં જાય યમમાં જે સંયમ ના થયો નહીં ગોળ જાય કારણ કે રાજ પિતા કરે છે ગુસ્સો ના કરતા જ નહીં મારું

બ્લડ પ્રેશર વધી જાય મુશ્કેલીઓ તમારે તો કઈ હતું નહીં ઉભો રહી ઉભો હાથ ઉભા નહીં આવતો એ દાદા એવું હતું પેલા એને આધાર આપ્યો હતો તે આધાર પાછો ખેંચી દીધો એટલે ગબડી પડ્યો એ પેલા એને આધાર આપ્યો હતો એમને તે આધાર એમને પાછો ખેંચી દીધો આપણી પાસે આવ્યા એટલે પછી એને બીજો આધાર હતો ને એટલે ગબડી પડ્યો હું બોલવાનું છે બોલવાનું તો બધું એક એક જ છે ને અમલ માં કેટલું અમલ માં કેટલું એ પ્રશ્ન ઉભો થયો એ ગમન તો બહુ કર્યો કે આ બધું જાણીએ છીએ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ આ બરોબર છે આ નથી પણ અમલ માં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે હા ખુદ આવીને સાંભળે દ્રષ્ટિ કરતા બોરણ છે હા તમે તે બોલ્યા ત્યારનું મને એટલા કરે કે એને દેખાય તો મને કેમ ન દેખાય હેતુ એ છે કે બોલતું હશે ફળ બનશે આપણે બીજા ફળ બીજા બીજી ફળ ના કરીએ એનાથી જે ફળ જોતું હતું અને આ ફળ તમામ શાસ્ત્રો માટે એક કલાક અને એક કલાક આ કરે તો આ વધી જાય આખો દાડો તપ કરે અને એક કલાક આ કરે વધી જાય આનો ફરક આનો અવારને નહીં ફરક થયો શું અંદર ફેરફાર થઈ જાય થોડો થોડો મારે ભર્યામાં બોલતી વખતે ખૂબ ખૂબ માલુમ પડે ખૂબ માલુમ પડે ખૂબ ખુબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે

દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એ મોટેથી બોલાવીએ છીએ ત્યારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાણે ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગ હોય તો એ એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું ફળ મળ્યા કરે જે મોટેથી બોલે છે તેવું મળ્યા કરે મોટેથી બોલે ને જી વાત જ સુધી બહુ મોટે જ નહીં પછી જયારે મોટા મોટા બૂમ બરાડા એક મોટો નાદ ઉભો થાય નાદ પછી શું થાય ભંગો કરાવે શું થાય અંદર શું થયું છે માલમ ના પડે માલમ ના પડે એટલે સિસ્ટમેટિક શાંતિથી જેટલું થાય અને મેં સવાલ એટલે પૂછ્યો કે એ તમે જે દ્રષ્ટિ લીધો એકલા સાચા ભગવાન નથી તીર્થંકરો બેહી રહ્યા છે તીર્થંકરો બેઠા હોય આપણે બોલ્યા કરીએ જય એમના નામથી બોલ્યા કરીએ જે ભગવાન એ આ કાળમાં ભૂત એ મોટી હતી છતાં આપણા લોકોને ભાવે તે હજાર કારણ કે કારણ કે ધોઈ શીખર ને હોય તો આશીર્વાદ શું કામ મેં નહીં જમેલા છે એટલે જે જોઈએ કિંમત ના થાય એટલે દાદા આના જે વાઇબ્રેશન ઉભા થાય વાઇબ્રેશન પેલા જે કહેતા હતા ડોંગરે કે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ આ નાદ હિતકારી માર્ગ હતો રિલેટિવ આ જગતના જે છેલ્લી કક્ષાના મનુષ્યો એમને એક માણસ નામ દઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો સમાવેશ થાય ભાગ હોય છે પણ બધું એમાંથી એનું નામ દે એ ભાઈ એવો ફળ મળે પણ રિલેટિવ કહેવાય અને આ તો બીજું ભગવાન બેઠા પહેલામાં છે ને દાદા એક આભા ઉભી થાય માનસિક ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને બ્રહ્મરંગ સુધરીમાં જતા એ માનસિક ભૂમિકામાં મસ્તી હોય જ્યાં માનસિક ભૂમિકા સંતોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ ધ્યેય નહોતું આત્મદર્શન જેટલો વધારે પ્રચાર થાય તેટલો સારો તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપાયેલું વહેતું હોય તો વહેતી છે કે તેમ ભાવ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશ એટલે સર્વ સ્વાધીન આ વાક્ય ન હોવું ઘટે હવે આ પ્રકાશ ને સર્વ સ્વાધીન ના રાખે તો લોકો દુરુપયોગ કરે શું કરે મારા પ્રમાણે છપાવવું છે સ્વતંત્ર દબાવી તો એને પરવાનગી મળી શકે શું કહ્યું

એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લઈ લે સાધી લખો તેમ લખો કે એક અક્ષર છપાવે પણ એક અક્ષર પણ જવાબદારી હા જવાબદારી પડતા પડી કોઈ આપવા દેવાય નહીં ને અધિકાર જ ના હોય હોય તો પરવાનગી આપે પણ તે એકલા ને અપવાદ તરીકે લગી અપાય લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય એ લઈ લે બીજા વિચારો આ વખતે આવી જ ન શકે બીજા વિચારો એવું છે ને કે કોઈ પણ નામ લો અને જયારે દોસ્તી બોલો તો વિચાર અવકાશ નહીં પણ એકાગ્રતા થાય સમજો ને અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવાર એનો કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે સીધું કીર્તન ભક્તિ નું શું ફળ મળે હે શું ફળ મળે સાફ કરી નાખે બધા અંદર જે આવરણ ના જાળા મારી તોડીને ધરાવી અને સમજાતી ના ઉભી રહે અરે દવાખાનામાં જઈ અને એક માણસ હતો હાથ જતો પેલા થતા ફૂલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જઈ દવાખાના ચડાઈ જતો હતો બધા દાદા ભણા જે જગ્યા બોલાતો હવે ડોક્ટર કે ફેરફાર કેમ થઈ જાય ડોક્ટર કે બીજે કરાવવા ગમે તે માણસ અજાણા મળે પણ કેટલી જગ્યાએ અજાણા અજાણા લોકો બહુ માણસ બોલે લોકો આપણા દેખાય છે ને આમ બોલજો પછી ભગવાન ભેગો થયો ના થયો તો ચાલે સતત પર આપનો કેશ પર આપણે પેલું જલેકર બધું ખાતા કર્યું ને એટલે બધું મન બને ના બને બને બને જોઈને કહીએ તને જલેકર પડો પાસે મારે તારી કંદન કહેવાય નહીં ચિંતા ઉપાધિ કશું નહીં વૈભવ સુખ કહેવાય હજી વાતચીત કરવી છે કે આવો આવો કરે આવો ને માટે આત્માને અલગ અનુભવો એના માટે સાધન શું એના માટે સાધન શું આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દેહ અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવામાં જેમાં કાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ને ધ્યાન કરવાની જરૂર ખરી આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન નો કરનાર કોણ અને ધ્યેય શું છે બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું કરું જાતા ને તે બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન આપણે આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય છે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય એટલા ધ્યાન ઉત્પન્ન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણે છે બે તરીકે મતાયું તો મુંબઈ જવું છે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું જોઈએ આજુબાજુનું છે તે વાત એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાનું શું કહ્યું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો પછી ધ્યાન ની જરૂર જ ક્યાં જાય પછી કદી જ્ઞાન ની જરૂર ન ધ્યાન ધ્યાન તમે કોઈ આત્મા નું કાર્ય જોયેલું ખરું આત્મા નો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિય થી અતિત સ્વરૂપ આનંદ એટલું સાધારણ તે અનુભવ માં આવે શું કે છે દેહ થી અલગ દેહ થી અલગ આત્માનો આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલમાં આવે અનુભવમાં આવે દેહ થી અલગ દેહ થી અલગ શરીર થી અલગ આત્માનો આનંદ એવો કઈક સાધારણ અનુભવમાં આવે ના આત્મા કશું કરે છે આમાં દેહમાં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો વાંચે છે અભય છે શાસ્ત્રો શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે آپ کوئی جائے نہیں અરે આત્માનો દેહ ને આત્મા જુદા પાડવાના હોય તે જુદો થઈ જાય દેહ ને આત્મા મુક્ત પુરુષ થાય તે જુદા થયેલા હોય પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો લખ્યું ચાર ચાર વેદ ભણી આત્મા આત્મા વેદ હોય નહીં કે આત્મા પુસ્તક માં હોય નહીં ધીસ ઇઝ નોટ જ્ઞાની જે કોઈ છે ત્યાં જાય ના ભાઉભાઈ એમ કહીએ કે કલ્પિત આત્મા ની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને કલ્પના કલ્પિત આત્મા ની એમની કલ્પના નો આપણે પ્રતિષ્ઠિત કહીએ પ્રતિષ્ઠિત કહીએ છીએ આપડે મૂળ આત્મા ને નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્માને જાણે તો છુટકારો એટલે શું છે દાદા એમાં પ્રતિતિ નહીં આવી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બેહે નહીં અને શંકા જાય નહીં આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને કહી લે નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે એવી શંકા કરી ગઈ ભાઈ એની વસ્તુ નથી આ તો બહુ ખરો જ્ઞાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસો ની શંકા જાય જાય મૂળ આત્માને જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો કઈ ઉપાય મૂળ મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય એ જ્ઞાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મારે કઈ આત્મા બે જુદા પાડી આવું કારણ ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર ને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો આ ભાગ વધ્યો છે એ ગ્રંથિ કાપી દો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આપે એ જુદા જ્ઞાની બધું જુદું કરી આત્મા બે જુદા કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પડે જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો વસ્તુભૂત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારી બધા તારી સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એટલાથી કામ થતું હોય તો આપણે લોકો બોલે આપણે જેવું બોલીએ છીએ ને એવું બોલે કામ થઈ જાય ના એના આપણે જેવું બોલીએ જેવું કેવો બોલવા મળ્યો કશું મળે નહીં એમાં તો તો દાદા પછી આપ આપ જે જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરી એ બોલ્યા કરે હા તે બધું થાય એટલે એનું ભલે નહીં લોકો જોખમ મુકાય